તમને જાણ્યું હોત તો આ દશા કેમ હોય અને એને ભય કેમ રહે આકાશ સ્વામી કેમ રહી આકાશ બ્રહ્માંડ સ્વામી કેમ રહે તમને જાણ્યું હોય છતાં લઘુત્તમ હોય કેવા ભાઈ આવું સ્વામી બહુ સરળ સીધા છે પાછું નહી તો કઠોરતા કઠોરતા કેવી ચાલે નહી એટલે મૃદુ ના મૃદુ માત્ર એ આવે કેમ આવે પેલો કઠોર થાય તેનો હું નમસ્કાર સરળતા કોઈ છે તમને પ્રોવિઝન નથી કર્યું મેં બહારથી જ એક્સેપ્ટ કર્યું છે અંદરથી નથી કર્યું આ કરે ને એ બહુ બરાબર એટલા ને અંદર થી એક્ટિવ હોય છે બહારથી થતું બહારથી તે જ મહત્વ હજુ કઈ ચોઈસ વ્યક્તિગત વિજ્ઞાન છે તે આખું એ નથી થઈ ગયું ખેતર પેલું ઘેરી જાય છે ને એવું ઘેરાઈ ગયું નથી છે સાબુત છે આ દેશમાં અમે પચીસ છવ્વીસ વર્ષથી રહ્યા નથી આ વાણી અમારી નોયા કોણ બોલે છે ના એ તો હું જવું તરાય બોલે એવું નથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે બરાબર ઓરિજિનલ ટેપ રેકર્ડ વાણી તમે જે બોલે છે એ રસ્તા છે તમે જોતા હશો ઊંઘ ના હતા રસ્તા છે એવો વ્યવહાર છે એવા લોકોને શીત ઓળખાય ખબર જ કોઈને ઓળખાય બધાને ન ઓળખાય એકદમ ના ઓળખાય બે દિવસ પાડી આ વાળી મારી નથી માલકીની વાળી છે આજે બોલી રહ્યા છે મારી બાર માલકીની વાણી વાણી આ શરીર મારું નથી અને મન એ પણ મારું એનું ટાઈટલ નથી મારી પાસે બરાબર તમારો વ્યવહાર તે છે વ્યવહાર તમે આપેલું મારે પાછું આપવાનું મારું લીધું તમે પાછું આપવાનું અમારો વ્યવહાર લિયા દિયાનો કારણ શણવાર ગોખી બાર જોઈ ગયો નથી પછી છે અને શીખવે છીએ અમારે ના ભાઈ પુણ્ય પાપ ના ખેલ ચાલે હિસાબ છે ને બીજું ગુસ્સા હોય તો કઈ રહ્યો નથી કઈ રહ્યો કીધું ને અમને અહીં પટારામાં ઈચ્છા વગર આવી હું તો પટેલ છત્રી કેવું પણ મને પૂછીને કર્યો ભર્યો એની બેર કોણ જીતે જીતે કાયતી મારી આજે કરવા આ તમારે જઈ ભાઈ કશું હોય નહીં એ પાછી પાછી બધું હોય અમારા પટેલ છે આ તો વાત કરીએ છીએ ખાલી સંસ્કૃતમાં છે વસ્તુ સ્વભાવો સર અમુક વસ્તુઓ જાય ચાર અનુભૂતિ વિખ્યાત પ્રમુખ ની મિત્ર મુખ ની એ જાય સર સમ્યક્ત થાય છ પ્રકૃતિ જાય ત્યારે સમ્યક્ત થાય અને સાત પ્રકૃતિ જાય ત્યારે સાહેબ થાય સાતની પ્રકૃતિ સમ્યક્ત ભોગની સમ્યક જગત માં સમ્યક ઉભી જાય કે આત્મા શું હોય ને કેવો હશે એની શંકા જાય અને એ ગઈ થઈ ગયું આત્મા ની શંકા નહીં એટલે થયું શું શુક્લ જવાનું તમે તમે કસ્તુર છે ધ્યાનમાં રહે છે કે શુદ્ધાત્મા છે ધ્યાનમાં રહે છે નિરંતર શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહે છે એમને ત્યાં એમને ખબર છે નિરંતર ધ્યાન એમને ત્યાં નિરંતર એમને દુકાન જ ખબર છે એમનામાં ચૂકલે ધ્યાન ધ્યાન કરવું ના પડે એ મારી રાહ જોડે બેઠા હોય એક વાગે લગભગ એક વાગે એમનો સ્વાધ્યાય હોય ને તો મારી રાહ જોડે જ આત્મા સવિકલ્પ ભેદ જ્ઞાન પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન કરી અને પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન એ જુદી આત્મા પુસ્તક બે છૂટા પડી ગયા પછી આત્મા રૂપ થઈ જાય છે એ જ્ઞાન ભાન તથા હું આત્મા છું એવું આત્મા બોલી ચાલે છે પ્રણામ કરવો અને વિકલ્પ ને વિકલ્પ છે જ નિર્વિકલ્પ ને હું શું નથી ભાઈ એ સવિકલ્પ અને શું નથી વ્યવહારથી છે અમારો વ્યવહારથી ડ્રામેટિક નામ છે નહીં કે રિયલ નામ તો તમે નહીં નીકળો સુમતી છું એ વ્યવસ્થિત નહીં નહીં ચોટેલું છે હા તો હા તમારે મોક્ષે સમજાવું જરૂરી આપી દીધેલી અમારી બધા આવું મોટા નથી નથી કોઈ ચીજના ભીગ નથી નથી લક્ષ્મીની ભીગ નથી વિષયની ભીગ વિષયનો વિચાર ના આવે લક્ષ્મી વિચાર ના આવે માન નો વિચાર ના આવે અપમાન કરે ને માન આપે ને અપમાન આપે ભીક થઈ ગયા તે પડી જાય માન અને તો તબિયત ટેવ પડી આ ટેવ પડી પેલું ના ભાવ્યું અપમાન તમને જો અપમાન ભાવતું નહીં છે બરોબર જરા કડવું લાગે ને મીઠું લાગે એવું કરી આપીશ પેલા તો બધા વેપારી જોડે મારે અપમાન થતું હતું હવે તો પણ દાદાનું જ્ઞાન મળ્યા પછી બધાની જોડે દશા બદલાઈ ગઈ છે અમે ગુજરાતની કેટેગરી વાળા છીએ હમણાં હમણાં તો અમે કૂતરાની કેટેગરી વાળા છીએ પેટ માંથી બોલાય નહીં તમારાથી મનુષ્યો થઈ જો પેટ મારે બોલો તો બહુ હિંદ દશા કહેવાય માન આપવા માટે જઈએ છીએ કહેવાય માન અપમાન અગર લોક કોટને માટે જઈએ છીએ નફા કોટને માટે બરાબર પેટ પેટ તો સબંધ પૂછારી ઘેર બેઠો બધું બરાબર પેટ માટે નહીં બોલવાનું કોઈ તમે નફાખોટ સારું જીવો છો માણસ માન દ્વંદ્વો માટે જીવો છો દ્વંદ્વ દ્વંદ્વ એ ધંધાથી ધંધાથી કરી આપીશું તમે પછી આ અસર પછી ધંધા અસર કરે ધંધાથી દશા ઉપાધિ થયા દાદા યાદ આવે છે બધા એ તો રશિયા કઈ સ્થિતિ છે તમે નાચી ગયા નથી ને પણ નાચી ગયા જેવું જ ને કિંમત નથી આ ભોગવે છે કોણ અહંકાર કે શું સરસ ને ખાધું અહંકાર અહંકાર ભોગવે તે દુખે એ ભોગવે છે કોણ ભોગવે જે કરે છે એ ભોગવે અહંકાર કરે છે તે ભોગવે છે અરે અહંકાર મુક્ત ને ભોગવવાનું હોતું નથી કરતા નથી ભોગવવાનું આવે છે કે આપો રહો ભગીઓને મારી રોહિત બિરલા મારી ક્યાં તો આપો દાદા Ah, તારીખ ઓગણત્રીસ નવ ત્યાસી જૈન ક્લબ હોલ અમદાવાદ ભાઈ પૂછે છે કે આ બધું વ્યવસ્થિત છે તો આ જપ તપ ઉપવાસ એ બધું કરવાથી કર્મો બદલાય ખરા જો બધું વ્યવસ્થિત છે બધું વ્યવસ્થિત ચલાવે છે આવતું જે દુનિયાનું છે વ્યવસ્થિત કેવા આપો છે ને ત્રણ પાંચ આગળ આપી જાય એમાં આપણે અઠ્યાવીસ નવ ચલાવી અને અકડાયેલા નદી જવા માટે જગા આપશે અને મળી હતી અને વર્ષમાં સુભાષા મુનિએ કહ્યું કે દુર્વાસા સદાર માટે ઉપવાસી હશે તો નદી જગા આપશે તેમ કહેવાથી નદી જગા આપેલી તો શ્રી કૃષ્ણ ભ્રમચર્ય દુર્વાસા ઉપવાસ પણ વિશેષ મુદ્દા હતા કોઈ ભગવાન એવા થયા નથી જયારે નદી પાર ઉતરવા માટે નદી કરતી જાય આ તો નદી પાર ઉતરવા લખો ભરી આવે આ તો ચાળ માં આવે આપણે જઈએ સસ્મસો કેવો થઈ જાય શું આપણા લોકો આવું માં નથી નદી ખોટી ગઈ એટલે મત જરાક તો વિચાર કરો આ ભીડ ને જરા તો કહો આમ આમ શું માન્યા કરો છો તમે પપ્પમ ભીડ ને જરાક કશું આ ગોળે એટલે ચાલ્યા છે ભગવાન હોય કે દુર્ગા હોય નદી કહે નહીં એ કોઈના બાપ ઈશ્વર રાખે નહીં સમજ ને એટલે દુર્વાસા મુનિ નું શું હતું એ ખાતા દાદા ઉપવાસ કહેતા એ જ્ઞાની પણ શું હતા અને કેટલા ભય નજીક બ્રહ્મચારી નિષ્ઠાવાન બ્રહ્મચારી તો આમ આમ વાસુદેવ અવતાર બ્રહ્મચારી હોય નહીં પણ એમની નિષ્ઠામાં બ્રહ્મચારી એટલે આ એવું છે તે અમારો ભાવ નથી આજનો ભાવ અમારી નિષ્ઠા આજની નિષ્ઠા પર શું થઈ શું કે છે નૈતિક કર્મચારી રાજા ભ્રમચારી પોતે નહીં કહેતા હું સાચો ભ્રમચારી નૈતિક કર્મચારી નિષ્ઠામાં ભ્રમચારી છું આ સમજવા તમને સમજમાં આવે તમને રાતે જમી આવે ને એટલે આ બે એમના એમના સહયોગથી આપણે બધી વસ્તુઓ સહયોગો ભેગા થઈ જાય શું અને અડચણ ના હા મને કશું આપવા હશે ને અડચણ નહીં આવતી તો કશું ભગવાન મને આપવાની અડચણ હતી શાંતિ રસ્તો ખુલ્લા પડ્યા એટલે રસ્તો રેગ્યુલર ઉપર હોય અશાંતિ ના થાય પણ રસ્તો એવી જાણકારી જરૂર છે તો ત્યાં જાણકારી નથી તેની જે અશાંતિ થાય આ તો અશાંતિ કોને થાય કાળા બધારીઓને થાય એ બધા છે તમારે કઈ કાળો બધા છે કઈ છે ઘરના નોકરીના પૈસા કાળા કે ધંધાના પૈસા ધંધા નથી આવે એનો કપડો માગી લાગે કરો તે રૂપમાં ચાલી જાય ઇન્કમ એક્સિડન્ટ થયું છે ત્યારે એના વકીલ કહેવાય નહીં ડોક્ટર કહેવાય વકીલ કહેવા એ તે બતાવી દઈએ અત્યારે ડોક્ટર માનસિક દુઃખ થયું તમારે પણ તમે મટાડી દે અને મોક્ષે જવું હોય તો અમે વિચાર કરીએ અમારી પાસે છે વિચારો વડે છે એટલે કાઢીએ છીએ અમારે તો અમે શું કહીએ ફોડ હોય તો કાઢીએ શું વિરેન્દ્ર કે છે મોક્ષ સુધી તો જવાનું બિલ પડ્યો નથી સંસ્કારી શાંતિ મોક્ષ સુધી તો જવાય એવો પડ્યો નથી પણ સંસારી શાંતિ થાય કરજો એટલા બધા વિચારો ઊંચા હોવા ને ખોટા તો નહીં પણ એટલા બધા વિચારો ઊંચા હોવા જોઈએ ને ઘણા ઊંચા વિચાર આપવો બરોબર નથી અમને લાગતું નથી આમ મારી તમે પાણી બેઠા છો તમને ભૂત ભરી ગયું છે લીધા વગર ના જવાય લીધા વગર મોક્ષે ના જવાય ને દીક્ષા લીધા વગર મોક્ષે ના જવાય સંયમ લેવું પડે દીક્ષા નો માર્ગ સ્વીકારવો પડે સંયમ લેવો પડે ને દીક્ષા નો માર્ગ સ્વીકારવો પડે દેહાભ્યાસ કર્યો છે દેહાત્મ બુદ્ધિ છે એ સુધી જાય અને આત્મામાં આત્મ ઉત્પન્ન થાય તો એ શિક્ષા કહેવાય જો અને દેહમાં જ હું છું આ દેહ દેહ દીક્ષા એ દીક્ષાઓ બધી ખોટી દીક્ષાઓ સમજાય વાત છે નહીં હે તમને ના સમજે લાઈફ ચોપડી આપી થોડી આપું તે દવા કોમ્પ્યુટર નથી આ સંસારના જે છે શક્તિ તે કોમ્પ્યુટર એમાં પરમ તત્વ નો પ્રકાશ પડતો હશે પરમ તત્વ પ્રકાશ ની જરૂર જ નથી જેવા કોમ્પ્યુટર હોય ને તેવા પ્રકાશ ની જરૂર નથી આપડે કેરી લાવ્યા પછી ટાઈમ થાય બગાડવા પડે કરી કોણ બગાડશે છે આપણે ખબર નથી દાદા ખબર નથી એને કોઈ પગાર નથી વ્યવસ્થિત શક્તિ પગાર છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ચાલે જે લૌકિક કોમ્પ્યુટર છે ને એના તો વીજળીની જરૂર પડે છે ને આ જરૂર પડે ને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે ઇલેક્ટ્રિસિટી જરૂર પડે કોને કલ્ચર નહીં જરૂર નથી અથવા અહીંથી ભીડ ભીડ જાય છે અહીંથી તમારા ભાવ છે ને એમાં જાય છે અને ભાવ ભાવનો હિસાબ કરીને ચોક્કસ કરીને આ બાજુ મોકલી આપે એટલે વ્યવસ્થિત થઈને આવે થોડું સમજાયું સમજી ગયો બીજું ચાર્જ ડિસ્ચાર્જ વિશે સમજાવો ચાર્જ એટલે પોતે કરતા થાય ત્યાં મેં કર્યું આમ આધાર આપ્યો તો તમે બંધાયા આપણને ખબર કેવી રીતે પડે કે આપણે આમાં આપણને ખબર કેવી રીતે પડે કે આ ચાર્જ થયું રક્ષા થાવ આ બીજી રીતે રીતે કે જે જે કરે છે એ બંધન આમાં આવે કારણ પોતે કરતા તમે વિધેય વિધેય નક્કી છે દાદા એમણે જ્ઞાન લીધું છે અત્યારે તો ખબર પડતી નથી અત્યારે તો ખબર પડતી નથી થોડું આધાર આપીએ અને ચાર્જ થાય એટલે પરિણામ આવવાનું પરીક્ષા આપી એટલે પરીક્ષા આપી અને રિઝલ્ટ તો છે પરીક્ષા આપી અનુકૂળતા આવે ત્યારે સારું રહે છે અને પ્રતિકૂળતા આવે ત્યારે સંભાળ અનુકૂળતા અનુકૂળતા આવતી જ નથી અથવા મહેનતથી જ આવે તમને કેવું તમારા મહેનતથી શું કરશે જોયા કરવાનું છે અને મનના વિચારો પડવાનું નહીં મન મન એ જે તમે જ્ઞાતા છો તે મનનો જે વિચાર આવે એને જોયા કરવાના તમારે અમારે એક એક કાયદા પાડો તો નિરંતર સમજે એવો માર્ગ છે કાયદા પાડો તો કાયદો એ ભૂલ કરો આ ઇલેક્ટ્રિક બટન છે તે ક્યાં તારે પંખો ફરી જાય પછી રજા થાય તો એ બરાબર કામ કરતો ના હોય તો આપણે એનું એ વ્યવસ્થિત છે એમ કરીને ચાલવું કે પછી એને એના માટે કડક પગલું કોઈ લઈએ કે જે એના માટે અહિતકારી હોય એ લેવું અને એને વ્યવસ્થિત સમજવું ભાઈને કેવું કે તમારી સંભાળો અને ના સંભાળો તો મારે તમારા માટે આગળ વ્યવસ્થા કરી શકું મારે જવાબદારી સંભાળો સારું હવે તમને વિનંતી કરીએ વિનંતી કરીએ નાના વિનંતી કરે વિનંતી કરે અને મોટો મોડા નાના વિનંતી કે શક્તિ આવે દેવો કે છે વિનંતી જો વિરાટ ભોગ ગયા હોય ને વિનંતી કરીએ કેવું તો એવું ના ચાલે ઉભારી ચલાવો સાવધાની પૂર્વક ચલાવો અને પ્રતિ એ બીજો પ્રશ્ન આપણે ઘરમાં રહેતા હોઈએ અને એ ઘર આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘર કાયદેસર આપણું હોય પણ એમાં બીજું એવું એમ કે આ ઘરમાં ભાગ તો મારો પણ છે કાયદેસર ભલેલો ન હોય લાગણીથી ભલે હોય અને એટલે મારે આ ઘરમાં રહેવું રહ્યું અને આમાં ભાગ કરવો રહ્યો હવે એને આપણે એમ માનીએ કે ચલો જવા દઈએ અને તારો ભાગ કરીએ તો મનથી ચાલે પણ કાયદેસર ચાલે નહીં આ વૃત્તિ કાયદેસર ચાલે નહીં એને ઘર એમનું એટલે છે કે નહીં શું કરવું એમ પ્રશ્ન કીધો એમાં કોઈ આપણું સંબંધી આપણા ઘરમાં રહેતું હોય હવે એ પછી અમુક ટાઈમ પછી એમ છે કે આ ભોગ તો મોરું છે કાયદેસર મોરું છે એવું એ વ્યક્તિ કહેવા માંડે તો હવે આપણે નાગરિકમાં રહીએ અને સંભાવે વિચાર કરીએ કે વિચાર એનું છે તો પણ હવે એનું છે સાચી કરવા માટે પણ કઈ કોર્ટની કાર્યવાહી કે કઈ કઈ થોડું કઈ કોર્ટનું કરવું તો પડે છે આપણું છે એવું કરવા જઈએ એટલે પછી વસ્તુ નો અંત નથી આવતો પછી તો વ્યથા ની શરૂઆત થાય કારણ કે સામાન કરવા જઈએ કોર્ટમાં આ તો ભાઈ નાખે આ ચોખ્ખા ભાઈ હતી સસ્તું રમત કરવાની આપણે ભાડાનો ફરી લેવાનો ભાડાનો અને પછી આપણે નાટક બચાવવાનું એનું મતો નહીં છોકરા નહીં રહ્યો રમેલો હવે છે કેમ મારે એટલે રમત કે વિરાટ કામ પર ઉસ્માનપુરા મંદિર બનાવ્યું છે ને દિગંબરે છોડ્યા નહીં ને ચેતનભાઈ છોડતા કોઈ છોડતું છોકરા કરવા આવવાનું એટલો ફેર પડે ના આવે તો આવવાનું શું એટલો તો પડે કે છે હા એટલો તારી જોવાય ધંધા તો અટક્યું તું ગતિ ના આપણે ધંધા તો અટક્યું ખરું કરે દિગંબરી લોકો વધારે પોતવાળો ભાઈ જ્ઞાન છે તો છૂટતું નથી એમ જાણીએ છીએ તો છૂટતું નથી જાણીએ છીએ તો છૂટતું નથી ચીજ છૂટે પણ ગુજરાત પોતે ઉભો કરેલો પોતા ઉભો કરેલો નથી છૂટે ઊંધું બોલે અને પછી રખડે ચતુર્ગતિ માં ફટાય બધા ખોડે નહીં કુદરત નો કાયદો પછી ખોડે આ બાદ કઈ બીજા બહારના લોકો થાય છે આપણા ઇન્ડિયાના લોકો અને ઊંચી નાચવાના ઊંચી નાચવા બ્રાહ્મણ ક્ષત્રિય રહીશ એ ઉઠી ના થાય હરિજન ના ના થાય હરિજન ગઢેડા ના થાય સમજાવો જરાક રસતી રાગ સમજાવો રસતી રાગ એ કાઢવો અઘરો છે રસતી રાગ કાઢવો અઘરો છે કે છે કરતા હતા એ શક્તિ વિધેયનું જે આપણે કરતા હતા એને જ સત્ય માનતા હતા સારું અને પછી આ નવું વાત આવે ને પેલું સત્ય આપણે આગળ આવ્યા કરે શું થાય એ દ્રષ્ટિ રાખી એ તો આપણે આ આક્રમ વિજ્ઞાન છે તે દ્રષ્ટિ રાખીને તોડી રાખે બસ બીજું હોય તો પેલું ગુજરાત કરે રાત સારું માન્યતા આપણી જવાબ આગળ રાખ જે માન્યતા પર આપણે રાગ છે એ રાગ સાચી છે જે છે એ દ્રષ્ટિ રાખે લોકો જુદું જુદું માણસ ને એ જતા શક્તિ રાખે બીજો કે એટલે હવે નહીં એ તો આપણું હવે છે તો આપણું અક્રમ છે એટલે આપણું ચોખ્ખું પ્યોર છે ને પેલી દ્રશ્યો જે હશે ને તેનું ના હવે દ્રષ્ટિ વ્યૂ પોઈન્ટ વાળો ના હોય આ પ્યોર છે હું ચિંતા નહીં કરું તું નહીં કરું મારે તૈયાર કરે કે કઈ મેચ થાય આવો સનાતન છે ગઈ અને પેલી બાજુ એડજસ્ટમેન્ટ બાજુ એડજસ્ટમેન્ટ એટલે કામ પૂરતી બાંધે અને આ થઈ કોમ લાગશે અને ઘરના અગાઉ કોમ લાગશે બગડી જશે પછી આપણને બગડીશું કામ લાગશે એક શેઠ હતા તેમને હારો જરા સાધન કશું નહીં તારા થી આવ્યો તો શેઠ આવ્યો તો ધર્મ પે હતો આવો ના બોલે મેં જોયા કર્યું મેં કહ્યું હારનો હારો આવ્યો શેઠ બોલતા મને ક્યારેથી યાદ હતું આ જ્ઞાન હતું થઈ ગયું પણ મારો માની સ્વભાવ મને આવો ના કે મને પોતાનું રૂચે નહીં એટલે એ પ્રમાણે હું દરેકને આવો કહું આવો પધારો બધી વાત એ જ નહીં પેલા અજાણ પછી એક ડોક્ટર આવ્યો તે પક્ષી ખેડ્યો તો કે આવડા ડાક્ટર ગયા પછી લોકો છે ડોક્ટર જોડે શું સંબંધ આ ત્રણ હારા જોડે બોલતા નતા આવો આ ડોક્ટર જોડે શું સંબંધ ડોક્ટર કુંડલ કામ ના એટલે તું મોદો પડવું એવો દાડો આવે અત્યારે લાગે આવી દોન કઈ દોન જ જોવો મોદો પડવું કોમ લાગે આમાં હારો કોમ <laughs> વિજ્ઞાન છે એ શું છે તેમજ અત્યારે જૈનો જે ચાલે છે જે અત્યારે એ શું છે એ જરા ડિફરન્સ સમજાવો અને આ આક્રમ વિજ્ઞાન થી શું ફાયદો છે શું લાભ છે એ જરા સમજાવો હા આક્રમ વિજ્ઞાન આગળ આવો સંજોગો ના અનુસરીને આ ફેરફાર છે અત્યારે ક્રમિક માર્ગા કહેવાય છે ક્રમિક જે ચાલુ છે ને એ ક્રમિક માર્ગ કહેવાય કેવો step by step step by step એટલા પરિગ્રહ જોયા એ તો ઊંચે ચડે હવે એ પરિગ્રહ માર્ગ ઊંચે ચડે ફરી પાછું કોઈ ઓળખણ મળે કેન્ટીન સરકાર ઊંચે ઊંચે ઉતારે પાછું કેન્ટીન માં જવા અનંત તે કોણ કરશું એને આખો દાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ ઉપાધિ જોઈ હે આ મનુષ્ય જીવન છે આ મનુષ્ય સહી પણ ઉપાધિ વાળું હોય તમને કેવું લાગે સાચો જૈન હોય સાચો જૈન હોય અને જૈન ધર્મ ખરેખર જાણતો હોય તો એને ઉપાધિ ઉપાધિ લાગે નહીં સાચો જૈન હોય અને જૈન ધર્મ જો જાણતો હોય સાચી રીતે તો તેને ઉપાધિ ઉપાધિ લાગે નહીં નહીં ઉપાધિ છે જ નહીં છે જ નહીં ઉપાધિ કર્મના બંધનો તો ભોગવવા પડે ને એને ઉપાધિ ગણે તો ગણાય ન ગણે તો ન ગણાય કર્મના બંધનો તો ભોગવવા પડે ને એને ઉપાધિ ગણે તો ગણાય નહીં તો નહીં ઉપાધિ છે જ નહીં તો થયો નથી અત્યારે આ જો આસ્તો ધ્યાન થાય જૈન પણ જ ના કહેવાય આસ્તો ત્યાં ધ્યાન મુસલમાનને થાય અંગ્રેજોને થાય બધાને થાય બધા ધર્મ અમને થાય છે જૈન પણ કેમ થાય વિચાર પણ માત્ર જ મહાવીર ભગવાન વખતે થયું આ રૌદ્ર આર્ત ધ્યાન એટલે જયારે ગોશાળા ગોશાળા રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન થયેલું તેનું કારણ એક એના કર્મના ઉદયના અહીન અને તે આતત્યાનું ઘેર તો બસી થયેલું છે અને અમે તો આત્મા બેભાન પણ હતો પેલો ભાનમાં વર્તતો હતો પેલો બેભાન પણ નતો પેલો ભગવાન જોડે રહેલો હતો એ તો ભાનમાં વર્તતો હતો આ તો બેભાન પણ તદ્દન બેભાન જ છે આ મને એ ખરું અત્યારે આત્મ ધ્યાન થાય છે એ પણ ખબર નથી કે થાય છે અને રૌદ્ર ધ્યાન થાય છે ખબર નથી બરોબર છે એ બેભાનપણે થાય છે બેભાનપણે થાય છે બરોબર વિતરા ધર્મ શું નહીં સમજતી થાય છે બધા ધર્મ નહીં સમજી થાય તમે વિતરાગોને માન્યતા ધરાવો છો તમને થાય છે વિતરાગ ને તમે ક્યાં ના અથવા તો વિતરાગ ધર્મ લગો હાર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે માં શોક ના કરવો અને સુખમાં હર્ષ ના કરવો એ આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે દુઃખમાં શોક ન કરવો ને સુખમાં હર્ષ ન કરવો એ જ કે નથી એનો એનો અર્થ એવો છે અત્યારે અગિયાર વાગે તમે સુઈ ગયા હોય અને ત્રણ અગિયારે કોઈ બૂમ પાવે શું નામ આપનું કીર્તિ કીર્તિપાલ કીર્તિપાલ કીર્તિપાલ કીર્તિપાલ કીર્તિપાલ બૂમ પાવે કીર્તિપાલ કીર્તિપાલ કીર્તિપાલ એટલે તમે ઉઠો ના ઉઠો ઉઠી પછી આપણે જોઈએ કે હો આ બે બે જણ આપણે ઉઠવાયા છે બીજું કોણ છે આપણે ઓળખવાના એના ઉઠવાના ભાઈ અને એવું હાથ હાથ કોણ હોય બોલીએ છે કઈ સાચી છે જિંદગી વિરોધાભાસ થઈ ગઈ જાતિ બોલીએ છે કઈ કરીએ છે વિરોધાભાસ નહીં સમજણ વિરોધાભાસ સમજણ વિરોધાભાસ બરોબર કેવું કાઢવા આવ્યો હું આકાશ જગત સમજણ કાઢવા આવ્યો છું દુઃખ નથી છતાં દુઃખ માં બયા કરો તો આ મીના શેઠો તો પેટ્રોલ ને ભીમ હોય ગયા કરે તમારું ઓછી જનતા છે સારું છે જનતા ઓછી છે ને બહુ છે મારે બહુ છે આ કોને બનાવી દાદા શંકર એનો શબ્દ માં આપો છે સમયેલું છે તો એના શબ્દ માં કેટલા આગમ સમયેલો હશે કઈક મોદું પછી આવું ગપુ ચાલશે કોણે બનાવેલું લાગે છે તમને જે લાગે કોને નથી વિજ્ઞાન કામ કરે નિરંતર મારી આજ્ઞા મળે શ્રદ્ધા શ્રદ્ધા અને ભક્તિ કામ ના કરે ભગવાનની ભગવાન ભગવાન ભગવાન માટે શ્રદ્ધા ને ભક્તિ કામ ના કરે ભગવાન માટે શ્રદ્ધા ને ભક્તિ કામ ના કરે ભગવાન માટે શ્રદ્ધા ને ભક્તિ કામ ના કરે બધું કામ કરે પણ ભગવાન શું શ્રદ્ધા શું ભક્તિ શું એને અત્યારે ક્યાં લો تو بار تو ہر شنکر سیمندر ہرہنت સિમંદર સ્વામી કે હા અત્યારે હરિહન તરીકે સિમંદર સ્વામી બીજા કોઈ ભગવાન છે નહીં લોકો કહે છે ઉપર માં કે ઉપર માં